એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જુનાગઢમાં બેઠા બેઠા પિયુષ વાર્તા સાંભળે છે અને તેની સાથે તેની બેન શ્રદ્ધા પણ છે આવો આવો પિયુષ ભાઈ શ્રદ્ધાબેન આજે છે ને આજે હું તમને બધા ભટુરિયાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ઘાસના ઢગલાનો કૂતરો <laughs> રતિલાલ નાયકની વાર્તા છે ભાઈ ગંજીનો કૂતરો ઘાસની ઢગલી હોય ને ઘાસની ગંજી એના પર એક કૂતરો રહેતો હતો તેની આ વાર્તા છે હો એક હતું બીડ જંગલ અને ઘાસનું જંગલ એમાં ઘાસની ગંજી હતી મોટો ઘાસનો ઢગલો કરેલો ગંજી કરેલી એ કૂતરો ત્યાં જઈ ચડ્યો ડાઘ્યો કૂતરો એ ગંજી પાસે જ બેસી પડ્યો એક ગાય એ બીડમાં ફરતી હતી આ ગાય તો ભૂખી હતી અને ઘાસની શોધમાં આમ તેમ ફરતી હતી એણે ઘાસની ગંજી જોઈ ઘાસનો ઢગલો જોયો હવે પોતાની ભૂખ મટશે એની એને ખાતરી થઈ અને એના મોંમાં પાણી આવ્યું હો એ તો ઝડપથી ઘાસની ગંજી પાસે આવી અને ઘાસ ખાવા એણે મોં લંબાવ્યું ત્યાં તો કૂતરો એનો જોઈ ગયો કૂતરાએ ગાયની પાસે આવીને જોરથી ભસવા માંડ્યું પછી બટકું ભરવા ગાય તરફ એ તો ધસો ગાય બિચારી પાછી હટી પછી એ કૂતરાને કહેવા લાગી મને ઘાસ ખાવા દે ને તારે તો આ નકામું છે તું કાંઈ આ ઘાસ ખાવાનો નથી તારો આ ખોરાક નથી તું થોડો ઘાસ ખાવાનો પણ કૂતરો ન માન્યો ગાય આ તરફ ઘાસ ખાવા આવે તો કૂતરો આ તરફ આવીને એને રોકે ગાય બીજી બાજુએ ઘાસ ખાવા જાય તો કૂતરો એ તરફ જઈને ગાયને રોકે ગાય ઘણું ઘણું મથી પણ કૂતરાએ એને ફાવવા ન દીધી હો ગાય ફરી હુમલો કરવા આવી તો કૂતરો એને સામે કરડવા ધસ્યો ગાય બિચારી બોલી કેવો છે તું તું પોતે ઘાસ ખાતો નથી કે ખાઈ શકતો નથી અને જેનો ખોરાક છે એને ખાવા દેતો નથી કેવો છે તું કૂતરાએ તો ભસવાનું ચાલુ રાખ્યું ગાય પાછી ફરતા બોલી રહી પોતે ખાતો નથી ને સામાને ખાવાય દેતો નથી કેવો છે આ કૂતરો પોતે તો ખાતો નથી અને બીજાને ખાવાય દેતો નથી પણ કૂતરો તો એ સાંભળું ન સાંભળું કરીને ઘાસની ગંજી ઉપર આવીને બેસી ગયો લો બોલો અને ઘાસ હતું ને એ તો એમને પડ્યું પડ્યું સડી ગયું ગાયના પેટમાં ન ગયું ને કૂતરો તો શેનો ખાય પણ આવો હતો આ કૂતરો ન પોતે ખાય ન બીજાને ખાવા દે તો ભાઈ પિયુષભાઈ શ્રદ્ધાબેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ જલ્દી જલ્દી આવી જજો વાર્તા સાંભળવા આવજો